એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સાવરકુંડલામાં બેઠા બેઠા રુદ્રાંશ વાર્તા સાંભળે છે આવો આવો રુદ્રાંશ ભાઈ અને આમ દૂર દૂર મુંબઈના બોરીવલીમાં બેઠા બેઠા આદિત્ય અને સિદ્ધાર્થ પણ વાર્તા સાંભળે છે આવો આવો આદિત્યભાઈ સિદ્ધાર્થભાઈ રુદ્રાંશભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે કોથળામાંથી બિલાડું <laughs> અરે પ્રભુલાલ દોશીની આ વાર્તા છે હો ઘણા જૂના સમયની વાત છે તે વખતે અત્યારની જેમ વાહન વ્યવહારની સગવડો નહોતી માણસો તો પગપાળા કે પશુઓ ઉપર બેસીને મુસાફરી કરતા હતા અત્યારે છે તેટલા શહેરો પણ વસેલા નહોતા માણસો તો નાના નાના ગામડાઓમાં રહેતા હતા વખતપુર નામનું એક ગા નાનકડું ગામ હતું એ ગામના રાજાનું નામ વખતસિંહ તે સમયે બાજુ બાજુમાં નાના નાના રાજ્યો હતા અને દરેક રાજ્યના જુદા જુદા રાજા હતા તે વખતના રાજાઓ પોતાની હદમાંથી બીજા રાજ્યની હદમાં દહીં દૂધ ઘી જેવી વસ્તુઓ જોવા દે નહીં હો વખતપુર ગામમાં વખતચંદ નામે એક વેપારી રહેતો હતો તે સમયના વેપારી ખાસ દુકાન જેવું રાખતા નહોતા અને કોથળામાં જુદી જુદી વસ્તુઓ ભરીને લઈ જતા અને આજુબાજુના ગામોમાં જઈને વેચતા હતા આ રીતે વેપારી માલ વેચવા જાય એને કોથળે ગામ જવા નીકળો એમ કહેવાતું હતું ભાઈ <laughs> હવે આ વખત ચંદ પોતાની સાથે કોથળામાં સૂંઠ મરી લસણ ખાંડ અને બીજી પરચુરણ વસ્તુઓ ભરીને બાજુના મનપુર ને ધનપુર ગામે વેચવા નીકળો તે મનપુર ગામથી વેપાર કરીને ધનપુર ગામે પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી તેથી ત્યાંથી આગળ જવાનું તેણે માંડી વાળ્યું કારણ કે રાતના સમયે રસ્તામાં ચોર લૂંટારાની બીક રહેતી હતી વખત ચંદે મનપુર અને ધનપુર ગામે વેપાર કરીને તેના બદલામાં બધા પાસેથી ઘી લીધું હતું તે વખતે વસ્તુના બદલામાં વસ્તુ આપવાનું ચલણ હતું હો પૈસાની લેવડ દેવડ બહુ જ ઓછી થતી હતી ભાઈ વળી વખત ચંદને પોતાની દીકરી માટે ઘીની જરૂર હતી એટલે તેણે બધેથી ઘી જ લીધું હતું આ ઘી તેણે એક પવાલીમાં ભરીને તેને ઢાંકણાથી ઢાંક્યું હતું તે ગામની બહાર આવેલી ધર્મશાળામાં ગયો બીજે દિવસે ત્યાંથી એક ગાવ દૂર આવેલા ગૌતમપુર ગામે જવાનું એણે નક્કી કર્યું તે ગામ બહુ મોટું હતું એટલે ત્યાંથી ઘરાકી મળશે એવો એને વિશ્વાસ હતો તેણે ધર્મશાળાના રખેવાળ પાસે ભોજન તૈયાર કરાવ્યું ને જેમો પછી થોડીક વાર તેની સાથે તેણે વાતો કરી શિયાળાનો સમય હતો ઠંડી હતી એટલે થોડી વાર તાપણું કરીને તાપ્યું ને પછી એ તો સૂઈ ગયો મોડી રાતે એક બિલાડી ખોરાકની શોધમાં ભટકતી ભટકતી વખત ચંદ સૂતો હતો ત્યાં આવી તેણે આજુબાજુ નજર ફેરવી તે વખત ચંદે મૂકેલો કોથળો તેની નજરે પડ્યો બિલાડી તો પોતાના આગલા પંજાના પગના પંજા વડે કોથળાનું મોં પોળું કરીને કોથળામાં બેસી ગઈ બહાર ઠંડી ઘણી હતી અહીં તેને ઠંડી સામે ગરમી મળતી હતી ને વળી ભૂખી હતી છતાં એ તો કોથળાની અંદર પડી રહી સવાર થઈ પરોઢિયું થયું ત્યાં તો બિલાડીની ઊંઘ ઉડી ગઈ ઉડી જ જાય ને આટલી રાતે તેને કશું ખાવાનું મળ્યું નહોતું ઠંડીમાં ઠૂંઠવાય ને એ તો કોથળામાં સૂઈ રહી હતી પરંતુ હવે બિલાડીના પેટમાં બિલાડા બોલવા માંડ્યા હતા ભાઈ બિલાડી કોથળામાં સળવળી ત્યાં તો કોથળામાંથી ઘીની ઘી મીઠી મીઠી સુગંધ એના નાક સુધી આવી આમે બિલાડીને ઘી તો ખૂબ જ ભાવે હો સિદ્ધાર્થભાઈ તેણે પોતાની આંખો બરાબર ખોલીને કોથળામાં જોયું તો પિત્તળના ત્રણ વાસણ હતા આદિત્ય અને રુદ્રાંશ તેણે એક વાસણ ઉઘાડીને જોયું તો પવાલીમાં ઘી નજરે ચડ્યું બીજા વાસણોમાં ઘી ભર્યું હતું પરંતુ બિલાડી તો જે પહેલા નજરે ચડ્યું તે ઘી ચપ ચપ ખાવા માંડી એને તો ખૂબ મજા પડી થોડીક વારમાં તો તે ઘણું ઘી ખાઈ ગઈ પછી કોથળામાં સૂઈ ગઈ સવાર પડી ત્યાં વખતચંદ જાગ્યો અને કોથળો ખભે નાખીને ચાલવા જતો હતો ત્યાં તો ધનપુરના રાજાનો એક સેવક એ ધર્મશાળામાં આવ્યો તે દરરોજ વહેલી સવારમાં ધર્મશાળાએ આવતો અને જે કોઈ માણસ ધનપુરથી બહાર ગામ જતો હોય તેની પાસેનો સામાન તપાસતો અને જો તે માણસ પાસેથી કોઈ મનાઈ કરી હોય એવી વસ્તુ નીકળે તો તેને રાજા પાસે લઈ જતો રાજા આવી રીતે પોતાના ગામમાંથી ખાવાની વસ્તુ કે મનાઈ કરી હોય તેવી વસ્તુ બહાર ગામ લઈ જનાર ને શિક્ષા કરતો હો ભાઈ રાજ સેવકે વખત ચંદને રસ્તામાં જ અટકાયો અને પૂછ્યું કોથળામાં શું ભર્યું છે ચાલ બતાવ વખતને તો મૂંઝાયો તેને થયું કે મરાયા જેવો આ સેવક કોથળામાંના વાસણમાં ઘી જોશે કે તરત જ મને તો જેલ ભેગો કરશે તેણે રાજસેવકને ગરીબડા અવાજે કહ્યું હું તો વેપાર કરવા નીકળો છું કોથળામાં મારા વેપારની વસ્તુઓ છે બીજું કશું નથી ભાઈ મારે કશું સાંભળવું નથી કોથળો ખોલીને મને બતાવો રાજસેવકે કડકાઈથી કહ્યું વખતચંદ બહુ મૂંઝાયો જરા અચકાયો એટલે રાજસેવકે ઉતાવળા થઈને કોથળાનું મોઢું ઉઘાડ્યું હવે પેલી બિલાડી આખી રાત કોથળામાં રહી રહીને ખૂબ મૂંઝાઈ હતી ઓ ભાઈ અને કેવી રીતે બહાર નીકળવું તેના જ વિચારમાં હતી ત્યાં તો અચાનક કોથળાનું મોઢું ખુલ્યું બિલાડી તો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કોથળામાંથી બહાર કૂદીને બોલતી ઝડપથી નાઠી અને રાત સેવકની પાસેથી જ પસાર થઈ ભાઈ પેલો રાજસેવક બિલાડી પોતાની આડી ઉતરે એને અપશુકન માનતો હતો એટલે તેણે તો તરત જ કોથળામાં જોવાનું માંડી વાળ્યું ને કોથળો નીચે મૂકીને વખત ચંદ પૂછ્યું આ શું કર્યું તે તો કોથળામાંથી બિલાડું કાઢ્યું તું કોથળામાં બિલાડા રાખીને ફરે છે જા જા જલ્દી ચાલતો થા મને તો તે અપશુકન કરાવ્યા હવે સવારમાં બીજા કોઈને અપશુકન કરાવતો નહીં પાછો જા જલ્દી ચાલતો થા અહીંથી આમ કહીને રાજ સેવક તો ચાલતો થયો કોથળામાંથી બિલાડું નીકળવાથી વખતચંદને નવાઈ તો લાગી કે પોતાના કોથળામાં બિલાડું ક્યાંથી આવી ગયું પરંતુ ત્યાં રાહ જોવા કે વિચાર કરવા ઉભા રહેવાથી કદાચ મુશ્કેલી થાય એટલે એ તો કશું પણ બોલ્યા વગર પોતાનો કોથળો ઉપાડીને ત્યાંથી જલ્દી જલ્દી પોતાના ગામ તરફ ચાલતો થયો તેણે પોતાના મનમાં તે બિલાડીનો ખૂબ ખૂબ આભાર માન્યો કારણ કે બિલાડીના કારણે જ પોતે સજામાંથી બચી ગયો અને પોતાનું ઘી પણ સલામત રહ્યું ભાઈ તો આ છે કોતળામાંથી બિલાડું નીકળ્યાની વાર્તા રુદ્રાંશભાઈ આદિત્યભાઈ સિદ્ધાર્થભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો